ભાગવતે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ છે નામ સેવા કરવાથી જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભક્તિમાં આનંદ આવે લોકો થોડી ભક્તિ કરે છે સેવા પૂજા કરે છે પણ એમને આનંદ આવતો નથી તેથી ભક્તિ છોડે છે ભક્તિમાં આનંદ આવે તો કોઈ ભક્તિ છોડે નહીં ભક્તિમાં આનંદ આવતો નથી એનું એક જ કારણ છે મન બહુ મેલું છે મન બહુ પાપ કરે છે અરે બરફને કોઈ સ્પર્શ કરે એને ઠંડક મળે ભાવતું ભોજન મળે ને તો આનંદ થાય અને ભગવાનની ભક્તિ કરે એને આનંદ કેમ ન મળે મળવો જ જોઈએ ભગવાનની ભક્તિ કરે છતાં આનંદ ન આવે તો માનજો મારી ભક્તિમાં બહુ ભૂલ છે ઘણા ભાગે લોકો ભક્તિ કરે છે પણ પૈસાથી ભક્તિ કરે છે ભગવાન કંઈ ગરીબ નથી ભગવાન તો લક્ષ્મીના પતિ છે પૈસાથી પરમાત્માને કોઈ પ્રસન્ન કરી શક્યો નથી અને પૈસાથી ભગવાન મળતા હોય ને તો આ શ્રીમાન લોકો તો ઠાકોરજીને પણ ખરીદ લે એવા છે લાખ બે લાખ રૂપિયા ભગવાનને આપી જેમ કે મારા ઘરમાં બે રહેજો એક લાખ રૂપિયા છે માનવ ભક્તિ કરે છે પણ ધનથી ભક્તિ કરવા જાય કેટલાક લોકો તનથી ભક્તિ કરે છે પણ મનથી ભક્તિ કરનાર બહુ જ ઓછા છે મનથી ભક્તિ કરે આનંદ મળવો જ જોઈએ માનવ મનથી ભક્તિ કરતો નથી એનું મન મેલું હોવાથી માનવને સંસાર મીઠો લાગે જેને સંસાર સરસ લાગે છે એ સંસારની ભક્તિ કરે છે જેને એવી ખાતરી થઈ છે મારા ભગવાન સરસ છે સુંદર એ ભગવાનની ભક્તિ કરે છે જગત બગડ્યું નથી મન બહુ બગડ્યું મન પરમાત્માને તેથી સ્પર્શ કરતું નથી મન શ્રી કૃષ્ણને સ્પર્શ કરે આનંદ મળવો જ જોઈએ ભગવાનને તનથી સ્પર્શ કરવાનો નથી આ મળમૂત્રથી ભરેલું શરીર એ બહુ સારું નથી ભગવાનને સંતો મહાત્માઓ મનથી સ્પર્શ કરે મન પરમાત્માને સ્પર્શ કરે તો આનંદ જરૂર મળે મન મેલું છે મન સંસારના વિષયોમાં જ ફસાયેલું હોવાથી એ મન પરમાત્માને સ્પર્શ કરતું નથી મનને શુદ્ધ કરો મનને શુદ્ધ કરવા માટે મનને ભગવાનના નામમાં રાખો જે મનને ભગવાનના નામમાં રાખે એનું મન બગડતું નથી ભાગવતે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ નામ સેવાથી જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થયા પછી ભક્તિમાં આનંદ આવે પરમ પવિત્ર નૈમિષ અરણ્યમાં અઠ્યાસી હજાર ઋષિઓનું બ્રહ્મ સત્ર થયું આપણા ભારતમાં પ્રધાન સાત અરણ્ય દંડકારણ્ય ચંપારણ્ય બદ્રિકારણ્ય ધર્મારણ્ય કામ્યકારણ્ય નૈમિષારણ્ય સાત અરણ્યોનું વર્ણન આવે છે આ નૈમિષારણ્ય શ્રી અયોધ્યાજી પાસે છે નૈમિષારણ્યમાં ગોમતી ગંગાવી લાગેલા છે દ્વારકામાં ગોમતીજી છે એ જુદા અને નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે તે જુદા અઠ્યાસી હજાર ઋષિઓ ત્યાં બ્રહ્મ કરવા માટે બેઠા છે આ ઋષિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે મહારાજ અમારે આખો દિવસ ભક્તિ કરવી અમને એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે અમારે સર્વકાળ ભક્તિ કરવી અમારું જીવન હવે ભગવાનના માટે છે કોઈ પવિત્ર ભૂમિ બતાવો ભૂમિ શુદ્ધ ન હોય તો તે ભૂમિના પરમાણુઓ મનને બગાડે ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે અને તે કામના પરમાણુઓ મનને ચંચલ બનાવે છે ઘરમાં ભક્તિ થાય છે પણ સર્વકાળ ભક્તિ કરવી એ બહુ કઠણ છે ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું છે અમારે આખો દિવસ ભક્તિ કરવી એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે જે ભૂમિમાં બેઠા પછી અમારું મન બગડે જ નહીં એવી કોઈ પવિત્ર સાત્વિક ભૂમિ બતાવો બ્રહ્માજીએ આજ્ઞા કર્યા એ ચક્રના ચાપ આપું છું એ ચક્રના પાછળ પાછળ તમે ચાલો આ ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી જાઓ નૈમયા યત્ર શીર્યંતે આ મનોમય ચક્ર નૈમિષારણ્યમાં આવ્યા પછી શાંત થયું માનવનું મન પણ ચક્ર જેવું જ ફરે છે ચક્ર જેવું સ્થિર રહેતું નથી કે માનવનું મન પણ બહુ ચંચળ છે આ મનોમય ચક્ર નૈમિષારણ્યમાં ગોમતી ગંગાના કિનારે આવ્યા પછી શાંત થઈ ગઈ ઋષિઓ ત્યાં બેઠા છે બ્રહ્મ સત્ર કરે છે સત્ર અને યજ્ઞમાં અંતર છે જ્યાં એક જ યજમાન હોય એને યજ્ઞ છે જ્યાં બધા જ યજમાન છે એને સત્ર છે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કહે છે યજ્ઞમાં એક જ યજમાન હોય જે સંકલ્પ કરે જે બ્રાહ્મણોને દક્ષિણા આપે એને યજ્ઞનું સોળાની ફળ મળે યજ્ઞમાં કોઈ સેવા કરે એને સોળાની ફળ નહીં મળે યજ્ઞનું સોળાની ફળ તો એક જ યજમાનને મળે જે સંકલ્પ કરે દક્ષિણા આપે યજ્ઞમાં એક જ યજમાન હોય ભાગવતની કથા એ જ્ઞાન સત્ર છે આ જ્ઞાન સત્રમાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન જ્યાં બધા જ યજમાન છે જ્યાં સર્વને એક સરખું જ ફળ મળે એને સત્ર છે જ્યાં ફળમાં સમતા છે એ સત્ર છે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ છે ભાગવતની કથા એ જ્ઞાન સત્ર છે આ કથામાં જેટલા બેઠા છે ને બધાને એક સરખું જ ફળ મળશે કોઈ વૈષ્ણવ બહુ ગરીબ હોય ને એને પૈસો ખર્ચવાની જરૂર નથી ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે પ્રભુના નામનો જપ કરતા કરતા શાંતિથી કથા સાંભળે હજાર ખર્ચનારને જે ફળ મળે છે એ જ ફળ ગરીબ વૈષ્ણવને પણ મળશે જેને પૈસો પણ ખર્ચ્યો નથી જ્યાં બધાને એક સરખું ફળ મળે છે જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કે છે નૈમિષારણ્યમાં અઠ્યાસી હજાર ઋષિઓ બ્રહ્મ સત્ર કરે સૂતજી ત્યાં પધાર્યા છે સૂતગીનું શૌનક મુનિએ સન્માન કર્યું છે અને સૂતગીને સુંદર પ્રશ્ન કર્યો સૂતાખ્યાય કથા સારમ મમ કર્ણ રસાયનમ આજ સુધી ઘણી કથાઓ સાંભળી છે અને ઘણા પુસ્તકો વાંચ્યા છે પણ આ બધાનું સાર શું માનવ જયારે બહુ પુસ્તકો વાંચે છે ત્યારે મન વધારે ચંચલ થઈ જાય આ પુસ્તકમાં આવું લખે છે પુસ્તકમાં આવું લખે આ કરું કે આ કરું પ્રત્યેક ગ્રંથમાં પુસ્તકમાં થોડો પણ મતભેદ હોય અને તે મતભેદ મનને ચંચલ બનાવે આ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે ઘણી કથાઓ સાંભળી છે સર્વનું સાર શું તે સમજાવો श्रुताख्यायि कथासारम् મમ કર્ણરસાયણમ આ બધા ઋષિઓ શ્રી બાલકૃષ્ણલાલના સેવકો આ ઋષિઓ બાલકૃષ્ણલાલની પ્રેમથી સેવા કરે શ્રી કૃષ્ણ એ સાર ભોગી અને તેથી શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ એ સારગ્રાહી બને નાણાને માખણને મિશ્રિત ભાવે બીજું ભાવે નહીં માખણ એ સર્વનું સાર છે શેર બસેર દૂધ પીવા કરતા એક બે તોલા માખણ ખાય ને એ વધારે સારું બહુ દૂધ પીવાથી વાયુ કરે બહુ દૂધ પીવાથી પેટ ભારે રહેશે એક બે તોલા માખણ ખાય ને તો પેટ હલકું રહેશે વાયુ થશે નહીં અને શક્તિ જલ્દી આવશે ઋષિઓ બાળકૃષ્ણના સેવકો છે શ્રી સારગ્રાહી છે અને તેથી શ્રી સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સારભોગી બને પ્રત્યેકમાંથી સાર શોધી કાઢો તમે જેવી સેવા સ્મરણ કરો છો તમે એના જેવા થશો શ્રી કૃષ્ણ માખણ મિશ્રી આરોગ્ય છે એનો અર્થ એ છે ભગવાન સાર ભોગી માખણ એ સર્વનું સાર છે શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સારગ્રાહી બને સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તા વિવેકો જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવું સાર તત્વ આપણને સંભળાવો કથા સાંભળ્યા પછી સંસારનું સુખ તુચ્છ લાગે પ્રભુમાં કંઈક પ્રેમ જાગે પાપ છોડવાની ઈચ્છા થાય થોડો પણ સ્વભાવ સુધરે તો માનજો મેં કથા સાંભળી છે કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા ન થાય પ્રભુમાં પ્રેમ ન જાગે સ્વભાવ થોડો પણ ન સુધરે તો માનજો કે મેં કથા સાંભળી જ નથી મેં તો સાંભળી પણ આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી મહારાજ બરાબર કથા કરતા હોત અને તમે બરાબર શ્રદ્ધા ભક્તિથી કથા સાંભળતા હોત કથા સાંભળ્યા પછી નવું જીવન શરૂ થાય કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય श्रूताख्याहि कथासारम् मम कर्णरसायनम् भक्तिज्ञानविरागात्तः विवेको વર્ધતે કથમ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે પ્રભુમાં પ્રેમ જાગે વક્તાએ આ શ્લોક ધ્યાનમાં રાખીને કથા કરવાની કથા એ કંઈ મનોરંજનનું સાધન નથી કેટલાક લોકો તો એવા થયા છે કે મહારાજ કથામાં બહુ હસાવે અને હસે તો એવું સમજે છે કે કથા બહુ આવી થાય મજા આવે અને કથા હસવા માટે છે કથા સાંભળ્યા પછી થોડું પણ દુઃખ થવું જોઈએ આજ સુધીનું મારું જીવન વૃથા ગયું પશુના જેવું મારું જીવન ગયું મેં પરમાત્માના માટે કઈ કર્યું નહીં કથા સાંભળીને હસવાનું નહીં કથા સાંભળ્યા પછી થોડું દુઃખ થાય આપ એવી કથા અમને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ અમને દર્શન થાય વેદાંત એમ કે છે ઈશ્વર તો દ્રષ્ટા છે ઈશ્વર બધાને જુએ છે જે સર્વને જુએ એને કોણ જોઈ શકે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ જ્ઞાની પુરુષોના પરમાત્મા દૃશ્ય નથી જ્ઞાની પુરુષો એવું વર્ણન કરે છે ભગવાન દ્રષ્ટા છે ભગવાન દૃશ્ય થઈ શકે નહીં જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય ભગવાનનું સ્વરૂપ એક સરખું જ કાયમ રહે છે દૃશ્ય બદલાય પણ દ્રષ્ટાનું સ્વરૂપ એક સરખું જ રહે ભગવાન દૃશ્ય નથી ભગવાન દ્રષ્ટા છે જ્ઞાની પુરુષોનું બ્રહ્મ જ્ઞાની પુરુષોના પરમાત્મા દેખાતા નથી એ બધાને જુએ છે પણ વૈષ્ણવોના ભગવાન એવા છે એ દ્રષ્ટા છે અને દૃશ્ય પણ દૈત દૃશ્યતામ દીક્ષિતાવકાહ દૃશ્યતામ પ્રત્યક્ષી ભૂયતા ભક્તિ પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થાય છે જ્ઞાની પુરુષો એવું વર્ણન કરે છે જે આંખથી જગત દેખાય એ આંખથી ભગવાન દેખાતા નથી ભગવાનને જોવા માટે અંદરની જ્ઞાન ચક્ષુ અંદર જ્ઞાન ચક્ષુ છે બહાર જે છે તે ચર્મ ચક્ષુ છે અંદરની આંખ ઉગડે જ્ઞાન ચક્ષુથી ભગવાન દેખાય વેદાંતમાં જે વર્ણન કર્યું છે બરાબર પણ ભક્તિમાં એવી શક્તિ છે કે ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાને દૃશ્ય થાય ભક્તિમાં એ શક્તિ છે કે જે આંખથી જગત દેખાય છે એ આંખથી ભગવાન પણ દેખાય આ એવી કથા સંભળાવો કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થાય કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદા અધુના ભગવાનના અમને પ્રત્યક્ષ દર્શન થાય એવી અમને કથા સંભળાવો સૌનક મુનિએ સૂતજીને એવા અનેક પ્રશ્નો કર્યા છે સૂતજી હવે કથાનો આરંભ કરે છે અને ત્યારે સૌનકાદિક ઋષિઓને ધન્યવાદ આપે તમે બધા પ્રભુના પ્યારા છો તમે બધા મને ભગવાનના જેવા જ લાગો છો મારા ભગવાન શ્રી કૃષ્ણ જ અનેક રૂપે દર્શન આપે આ બધા ભગવાનના જ સ્વરૂપો વિરાજેલા છે તમને બહુ કથા સાંભળવાની પણ જરૂર નથી એવું મને લાગે કથા સાંભળીને જે કંઈ કરવાનું તે તમે કરી રહ્યા છો તમારું જીવન પવિત્ર છે દિવ્ય છે તમે ભગવાનના ભક્ત છો તમને હું કથા શું સંભળાવું હું તો મારા વાણીને પવિત્ર કરવા માટે યથામતી આપને સંભાળીશ વક્તામાં દૈન્ય હો તો એની કથામાં પ્રભુ વધારે છે વક્તા કંઈક અભિમાનમાં બોલતો હોય કે હું વધારે ભણ્યો છું લોકોને સમજાવું છું ઉપદેશ કરું છું એ વક્તાની કથામાં પ્રભુ પધારતા નથી વક્તા જયારે અતિશય વિહીન બને છે ત્યારે વક્તાના મુખથી ભગવાન કથા કરે છે તમે બધા પ્રભુના પ્યારા છો ભગવાનના લાડીલા વૈષ્ણવ છો તમને હું કથા શું સંભળાવું આપે જે પ્રશ્ન કર્યો છે એ મારું કલ્યાણ કરવા માટે પ્રશ્ન કર્યો સંસારનું વર્ણન કરવાથી જીવ બગડે છે સંસારનું વર્ણન કરવાથી મન બગડે છે હું પરમાત્માનું વર્ણન કરીશ મમત્વેતામ વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામી ચર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા વાણીને પવિત્ર કરવા માટે યથામતી હું આપને કથા સંભળાવી આ કથા તો દેવોને પણ દુર્લભ છે ગંગા કિનારો છે મોટા મોટા સાધુઓ મહાત્માઓ કથા સાંભળવા માટે બેઠા છે સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરવાના છે અને તે સમયે સ્વર્ગમાંથી દેવો આવ્યા છે અને દેવો વંદન કરીને બોલે છે મહારાજ અમે તમને સ્વર્ગનું અમૃત આપીએ છીએ સ્વર્ગમાંથી અમે અમૃતનો ઘડો લઈ આવ્યા સ્વર્ગનું અમૃત તમને આપીએ આ લઈને તમે કથામૃત અમને આપ જે આપની સંપત્તિ છે ને અને ત્યાં અભિમાન રહે છે અને અભિમાન એના બોલવામાં પ્રગટ પણ થાય સ્વર્ગમાંથી અમે આવ્યા તમને અમૃતનો ઓઘરો અમને અમે આપવા તૈયાર છીએ આ અમૃત લઈને તમે કથામૃત અમને આપીએ સુખદેવજી મહારાજને તે ઠીક લાગ્યું નહીં સ્વર્ગનું અમૃત લઈને હું કથા કરું તો મને કથાનો જ્ઞાનનો વિક્રય કરવાનું પાપ લાગશે જ્ઞાનનો વિક્રય કરવો નહીં એ મોટું પાપ માન્યું છે સ્વર્ગનું અમૃત લઈને એના બદલામાં હું કથામૃત આપું તો જ્ઞાનનો વિક્રય થાય સુખદેવજીએ પરીક્ષિત રાજાને પૂછ્યું છે તારે સ્વર્ગનું અમૃત પીવાની ઈચ્છા છે કે કથામૃતનું પાન કરવાની ઈચ્છા છે રાજા પૂછે છે કે મહારાજ મને સમજાવો સ્વર્ગનું અમૃત પીવાથી શું થાય અને કથામૃતનું પાન કરવાથી શું થાય છે તે મને બરાબર સમજાવો કે સ્વર્ગનું અમૃત પીવાથી બહુ મજા આવે સુખ મળે છે પણ સ્વર્ગનું અમૃત પીવાથી વિકાર અને વાસના વધે છે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો વિનાશ થાય અને વાસના વધે છે આ કથામૃતનું જે પાન કરે એના પાપનો વિનાશ થાય કથામૃતનું પાન કરે તો વાસનાનો વિનાશ થાય સ્વર્ગનું અમૃત પીવાથી જીવન વિલાસી થઈ જાય કથામૃતનું પાન કરે એનું જીવન દિવ્ય બને કથામૃતનું પાન કરે તો પાપનો વિનાશ થાય સ્વર્ગનું અમૃત તો મનને બગાડનારું છે સ્વર્ગનું અમૃત માનવને મૃત્યુના મુખમાં ઢકેલે છે કથા અમૃત બગડેલા મનને સુધારે છે ભાગવતની કથા સાંભળીને એ પણ અમૃત છે શ્રવણ મંગલમ શ્રીમદાતકમ શ્રવણમેવ મંગલમ શ્રવણાન મંગલમ કથા સાંભળવાથી મંગલ થાય છે કલ્યાણ થાય જેટલો સમય તમે કથા સાંભળો છો ને એટલો સમય તમારું મન શાંત કરે જેટલો સમય કથા સાંભળો છો એટલો સમય મનમાં ખરાબ વિચાર આવતો નથી મન પાપ કરતું નથી આ મંડપના બહાર જે બેઠા હશે ને સંભવ છે એનું મન ચંચલ હશે મંડપના જે બહાર હશે એનું મન પાપ કરતું હશે જે મંડપમાં બેઠો છે એનું મન પાપ કરતું નથી કથામાં અનાયાસે પાપ છૂટે છે કથામાં અનાયાસે મન શાંત રહે છે કથા સાંભળે એ જ મંગલ કૃષ્ણ કથા મંગલમય છે બગડેલા મનને સુધારે છે જ્ઞાન કથા મંગલરૂપ નથી જ્ઞાનનો અનુભવ થાય તો મંગલ વેદાંતની વાતો સાંભળવાથી કે વેદાંતની વાતો બહુ કરવાથી મંગળ થતું નથી વેદાંતના તત્વજ્ઞાનનો અનુભવ કરે જ્ઞાન અનુભવથી મંગલમય કથા સાંભળવાથી પણ મંગલ કર્મનું અનુષ્ઠાન બરાબર થાય તો કર્મ મંગલમય છે જ્ઞાનનો અનુભવ થાય તો જ્ઞાન મંગલમય છે કૃષ્ણ લીલામાં એ શક્તિ છે કૃષ્ણ કથા સાંભળવાથી પણ મંગલ થાય શ્રવણમેવ મંગલમ આ કથા અતિ મધુર છે અતિ દિવ્ય છે કથામૃતનું પાન કરે તો વિકાર વાસનાનો વિનાશ થાય જીવન દિવ્ય બને સ્વર્ગનું અમૃત પીવાથી તો જીવન વિલાસી થાય વિકાર વાસના વધે છે પરીક્ષિત રાજાએ કહ્યું કે મહારાજ મારે સ્વર્ગનું અમૃત લેવાની મને હવે જરા ઈચ્છા નથી જે વિકાર વાસનાને વધારે એ અમૃતનું પાન કરીને હું મૃત્યુના મુખમાં જઈશ જે વિકાર વાસનાનો વિનાશ કરે છે જે જીવનને દિવ્ય બનાવે છે એવું નામામૃત કથામૃત મને આપે સુખદેવજીએ દેવોને કહ્યું છે આ સ્વર્ગનું અમૃત લેવાની અહીંયા કોઈને ઈચ્છા નથી આ તમારું અમૃત લઈને તમે સ્વર્ગમાં ચાલ્યા જાઓ અહીંયા બધા કથામૃતનું પાન કરવા માટે બેઠા છે ન કથા અમૃતમ દેવો વંદન કરીને કથામાં બેઠા હોત ને તો સુખદેવજી મહારાજ કે ના પાડવાના નહોતા પણ અભિમાનમાં બોલ્યા કે અમે તમને સ્વર્ગનું અમૃત આપીએ જેમ તે લઈને એના બદલામાં કથા અમૃત અમને આપો સુખદેવજી મહારાજને તે ગમ્યું નહીં આ કથાના અધિકારી નથી કેવો બોલે છે અનધિકારીને આગળ કથા કરવી નહીં અયોગ્યને જ્ઞાન મળે તો એનો અભિમાન વધે છે પ્રત્યેકમાં અભિમાન હોય જે લાયક નથી એને જ્ઞાન મળે તો એનો અભિમાન વધશે એનું પતન થશે આ લાયક નથી એક ગામમાં એક મહારાજ કથા કરતા રામાયણની કથા કરે એક ભાઈ આવ્યા અને પૂછ્યું કે મહારાજ મારે પ્રશ્ન પૂછ્યો મહારાજ સરળ હતા સાદા હતા એને હાથ જોડીને કહ્યું કે હું કંઈ વધારે ભણ્યો નથી મને કશું આવડતું નથી તમે પૂછો રામજીની ઈચ્છા હોય અને મને કહીશું ભગવાન કૃપા કરીને જ્ઞાન આપે તો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ અને ના આવડે તો હું હાથ જોઉં પૂછનાર ગમે તે પૂછી શકે કે મારા તમે કથામાં બોલતા હતા રાક્ષસ રાક્ષસ એવું કંઈ બોલતા હતા એ રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતો તે મારા યાદ જોડીને કહ્યું રામ તો પરમાત્મા હતા મને એવું લાગે છે રાવણ પણ રાક્ષસ નહોતો રાક્ષસ તો હું છું કે તારા દરમિયાન રામાયણની કથા કરી અયોગ્યને જ્ઞાન આપવું નહીં ન દદવું સ કથામૃતમ આ કથામૃતના માટે દેવો પણ સુખદેવજીને બહુ યોગ્ય લાગ્યા નહીં દેવોને કહ્યું તમે સ્વર્ગમાં જાઓ આ કથામૃત તો દેવોને પણ દુર્લભ છે શું તજી વર્ણન કરે છે મેં નજરે જોયું મેં કંઈ સાંભળ્યું નથી નજરે જોયું કથાની સમાપ્તિમાં પરીક્ષિત મહારાજ વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા કથા મરણ સુધારે છે રાજાની મુક્તિ મળી તેને નજરે જોયું કદાચ કોઈને શંકા થાય કે મહારાજ પરીક્ષિત મહારાજ ભાગવતની કથા સાંભળીને વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા અમે શ્રદ્ધા ભક્તિથી સાંભળી આ સાચું હશે તો આજકાલ ઘણી કથાઓ થાય છે પણ કોઈ ઠેકાણે વિમાન આવ્યું છે વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા છે એવું જોયું નથી સાંભળ્યું નથી પરીક્ષિત રાજાના માટે વિમાન આવે પણ આજકાલ કથાઓ થાય પણ કેમ વિમાન આવતું નથી એ તો કથા કરનાર સુખદેવજી મહારાજ છે આ પુરુષ છે ના સ્ત્રી છે એવો ભેદભાવ જેના આંખમાં નથી મનમાં નથી જેને ઉઘાડી આંખે જગત દેખાતું નથી પરમાત્મા જ દેખાય જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એ સુખદેવજી મહારાજ કથા કરવા બેઠા પરીક્ષિતલા એકસત્રીસ જે છે સાતમે દિવસે હું મરવાનો છું તે સાંભળ્યું ત્યારથી રાજાએ તો એવું જ માની લીધું આજે જ મરી ગયો મનથી સંસારનો સંબંધ છોડીને કથામાં બેઠા છે કથામાં બેસો ત્યારે પરીક્ષિત થઈને બેસો સાતમે દિવસે હું મરવાનો છું એ સાંભળ્યું અને પછી તો રાજાએ એવું માની લીધું કે આજે જ હું મરી ગયો હું જગતમાં નથી આ જગત સાથે મારો સંબંધ નથી શ્રોતા પરીક્ષિત થઈને કથા સાંભળે પરીક્ષિત થઈને કથા સાંભળવાની એટલે શું કરવાનું મનથી સંસારનો સંબંધ છોડીને કથામાં બેસવાનું વક્તા સુખદેવજીનો આદર્શ આંખમાં મનમાં રાખે આ પુરુષ છે ના સ્ત્રી છે એવો ભેદભાવ જેના આંખમાં નથી જેને આખું જગત બ્રહ્મ રૂપે જ ભાષે છે એવો અધિકારી વક્તા હોય ને અધિકારી શ્રોતા હોય તો સાત દિવસ તો ઘણા છે બધી તૈયારી હોય ને તો દીવો કરતા વાર કેટલી લાગે કોળિયું છે ઘી છે જે છે દીવા થયું બધી તૈયારી છે આ બધું ભેગું કરતા વાર લાગે અધિકારી સત્શિષ્ય હોય અને સદગુરુ મહાન સિદ્ધ હોય કે સાત મિનિટમાં એને પરમાત્માના દર્શન કરાવીને કૃતાર્થ કરી શકે સાત દિવસ તો ઘણા છે આજકાલ વિમાન આવતું નથી એ સારું ખરેખર વિમાન આવવા લાગે ને પરાને વિમાનમાં બેહાડીને વૈકુંઠમાં લોકોને લઈ જાય ને તો લોકો કથા સાંભળવા જાય પણ ને જેને સંસારનું કોઈ સુખ મીઠું લાગે એના માટે વિમાન આવતું નથી એ વૈકુંઠમાં જઈ શકે નહીં અને કદાચ જાય તો એને વૈકુંઠમાં ફાવે જ નહીં વૈકુંઠમાં અલૌકિક આનંદ છે વૈકુંઠમાં સંસારનું સુખ નથી સંસારનું સુખ જેને મીઠું લાગે છે એ વૈકુંઠમાં જઈ શકે નહીં અને કદાચ જાય નહીં તો એને ક્યાં ગમે નહીં જેના મનમાં વિકાર વાસનાઓ ભરેલી એના માટે વિમાન આવતું નથી અને કદાચ આવે ને તો એ વિમાનમાં બેસવા તૈયાર થતો નથી જેને સંસારનું સુખ ગમે છે કદાચ સમાપ્તિમાં વિમાન લઈને પ્રભુ પધારે તો તમારે ઉપર આવવું છે તો ભાઈ અમને કહેલું કે મારા તમારે જવું તો તમે ક્યારે જાઓ પણ મારો છોકરો હવે પરણવાનો છે એના છોકરાઓ મારી ગોદમાં રમાડવા છે મારે તો ઉપર આવવું નથી જેને સંસારનું સુખ મીઠું લાગે છે એના માટે વિમાન આવે નહીં અને કદાચ આવે તો વિમાનમાં બેસવા તૈયાર થાય નહીં કથામાં એવી શક્તિ છે કે કથા મળતા પહેલા મુક્તિના જેવો આનંદ આપે કથામાં તમારું મન શાંત કરે છે કથામાં નાયા જગત ભૂલાય છે કથામાં પરમાત્માનું સ્મરણ થાય આ કથા અતિ દિવ્ય આ કથાનો મહિમા કોણ વર્ણન કરી શકે એકવાર વિશાળા ક્ષેત્રમાં સનકાદિક ઋષિઓ વિરાજતા હતા ॐ सदातु विशालायाम् चत्वारविषयो मनाः सत्सङ्गार्थम् समायाताः ददृशुस्तत्र नारदम् सनकसनन्दन सनातन सनत्कुमार આ ચાર મહાપુરુષો બદ્રિકાશ્રમમાં ગંગા કિનારે સત્સંગ કરવા માટે બેઠા બદ્રીનારાયણની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે કે આ ઠાકોરજીની જય બોલે છે ને ત્યારે બદ્રી વિશાલ લાલ કી જય એવું બોલે છે વિશાલ રાજાના માટે ત્યાં પરમાત્મા નારાયણ પ્રગટ થયા છે સૂર્યવંશમાં વિશાલ નામનો રાજા થયો છે અને તે વિશાલ રાજાએ ત્યાં બેસીને ખૂબ તપશ્ચર્યા કરી હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી નારાયણ પ્રગટ થયા વિશાળ રાજાને કહ્યું તું માગ તું જે માગીશ તે તને આપીશ કે મારા તમારા દર્શન કર્યા પછી હવે તું માગું આખો દિવસ હું તમારા દર્શન કરતો જ રહું મારી આંખ જ્યાં જાય ત્યાં મને તમારું સ્વરૂપ દેખાય મારે કંઈ માગવું નથી કે હવે તને મારા દર્શન થશે પણ મારી બહુ ઈચ્છા છે તું કંઈક માગે તે હું તને આપું ત્યારે રાજાએ પ્રાર્થના કરી છે આ જગ્યામાં તમારો અખંડ નિવાસ થાય અહીંયા જ વિરાજે મને તો હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી દર્શન થયા છે કલિયુગના લોકોને કૃપા કરીને જલ્દી દર્શન આપ કલિયુગના લોકોની વધારે કસોટી ન કરો આપ અહીંયા કાયમના માટે વિરાજો અહીંયા આવીને ભક્તિ કરે એને જલ્દી દર્શન આપ રાજાએ આપણા માટે આવું વરદાન માગ્યું પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું છે તારું નામ વિશાળ તારું હૃદય વિશાળ તો કેવું આ વરદાન માગે આજથી આ ક્ષેત્રનું નામ પણ વિશાળ આ ક્ષેત્ર થશે તદા તુ વિશાળાયામ સત્વાર ઋષયો મલા વિશાળા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમ અને તે બદ્રિકાશ્રમમાં સનકાદિક ઋષિઓ ગંગા કિનારે વિરાજેલા છે અને ત્યાં દેવર્ષિ નારદજી આવ્યા છે શરદકુમારજી નારદજીનું સ્વાગત કરે છે અને કહ્યું છે કે તમે ઉદાસ કેમ લાગો તમે વૈષ્ણવ છો શ્રી હરિના દાસે કોઈ દિવસ ઉદાસ થાય જ નહીં વૈષ્ણવ સર્વકાળ મનને શાંત રાખે છે પ્રસન્ન થઈ પરમાત્માની સેવા સ્મરણ સતત છે તમે આજે ઉદાસ જેવા કેમ લાગો ઘરમાં ઠાકોરજી વિરાજે અને કોઈ ભગવાનના સન્મુખ ઉદાસ થઈને ચિંતામાં બેસે નહીં તો ભગવાનને ગમતું નથી અરે તારો બાપ ઘરમાં બેઠો છે હું કંઈ મર્યો નથી તું શાની ચિંતા કરે તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો જે દેવના નામનો તમે જપ કરો છો એ દેવને તમારી બધી ચિંતા છે પ્રભુમાં વિશ્વાસ રાખ વૈષ્ણવ કોઈ દિવસ ઉદાસ થાય જ નહીં કુતઃ ચિંતા તુરો ભવા આજે તમે ઉદાસ લાગો છો તમને શાની ચિંતા થઈ નારદજીએ કહ્યું કે મને એ ખાસ કોઈ ચિંતા નથી હું તો આનંદમાં નારાયણનું સ્મરણ દર્શન કરતો જગતમાં ફરું છું આજે મારો દેશ બહુ દુઃખી થયો છે અને એનો વિચાર મનમાં આવે ત્યારે મને બહુ દુઃખ થાય દેશ દુઃખી છે તેથી હું દુઃખી છું નારદજી મહારાજ એ સમાજ સુધારક સંત છે નારદજીની બહુ ઈચ્છા છે ભક્તિનો ખૂબ પ્રચાર થાય બધા ભગવાનને શરણે જાય બધા સુખી થાય કોઈ કોઈનું ગુરુ નારદજી મહારાજ સમાજ સુધારક સંત અને તેથી નારદજી અનેક દેશોમાં ભ્રમણ કર્યો અનેક તીર્થોમાં ક્ષેત્રોમાં હું ગયો મને કોઈ ઠેકાને શાંતિના દર્શન થયા નહીં કલયુગનો પ્રભાવ એ બહુ વધી ગયો પાપ વધે કે અશાંતિ વધે છે લોકોને પાપની જરા પણ ભીક લાગતી નથી આંખથી જીભથી મનથી બહુ બહુ પાપ કરે નારદજી દુઃખનું કારણ બતાવે છે સત્યમ નાસ્તી લોકો હવે સાચું બોલતા નથી કેટલાક તો એવું સમજવાના લાગ્યા છે કે વ્યવહારમાં તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે થોડુંક જુઠ્ઠું બોલીએ તો પાપ ન ગણાય એ તો મંદિરમાં જઈને અગિયાર રૂપિયા ભેટ કરીને ભગવાનને કહ્યું મારા બધા પાપ ભાવી નાખે ભગવાન કીધું તું ઉપર આવે એટલે બધું તને બતાવું તું ભેટ ભરે તો તારા પાપ ભાવી નાખું લોકો હવે જુઠ્ઠું બહુ બોલે કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે જુઠ્ઠું બોલવાથી પૈસો મળે જુઠ્ઠું ના બોલે તો પૈસો મળે નહીં ભાગવતમાં એવું લખ્યું છે પૈસો જે ભાગ્યમાં લખ્યો હોય જે પ્રારબ્ધમાં હોય એ જ મળે પૈસો પ્રારબ્ધ પ્રમાણે મળે સંપત્તિ અને સંસારનું સુખ ભાગ્યમાં જે લખ્યું છે એ જ મળે એ બધું નક્કી થયું છે કેટલું મળવાનું સિનેમા તૈયાર થયા પછી લોકોને જેમ બતાવે તેમ પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં કેટલું સુખ મળવાનું છે કેટલું ધન મળવાનું છે એ બધું નક્કી થયેલું છે માનવને તો સાક્ષી ભાવે જોવાનું છે જુઠ્ઠું બોલવાથી પૈસો મળે માનવ એવું સમજે કે આજે હું જુઠ્ઠું બોલ્યો તેથી મને લાભ થયો અરે આજે તને લાભ થવાનો જ હતો એ તો મનની એ દુર્બળતા છે કે જુઠ્ઠું બોલવાથી મને લાભ થયો એવું સમજે અરે જેના ભાગમાં પૈસો લખ્યો નથી તે એક વારની હજાર વાર જુઠ્ઠું બોલે પણ એને કંઈ મળશે નહીં જુઠ્ઠું બોલવાથી કોઈ પૈસો મળતો નથી ભાગ્યમાં જે લખ્યો છે એ જ પૈસો મળે લોકો એ જુઠ્ઠું બહુ બોલે સત્યમ નાસ્તી સત્ય હવે કેવલ પોથીમાં આવીને રહ્યું લોકો પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની પૂજા કરે સત્યનારાયણની પૂજા તો રોજ કરવાની ભાગવતની કથા સાંભળો છો મનથી નિશ્ચય કરો મારું ખોટું દેખાય મારું કદાચ નુકસાન થાય પણ હવે હું સાચું બોલું જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે સત્ય એ જ પ્રભુનું સ્વરૂપ મહારાજજી દુઃખથી બોલ્યા છે આજે જગતમાં સત્યના દર્શન થતા નથી લોકો જુઠ્ઠું બહુ બોલે છે તેથી દુઃખ વધ્યું છે સત્યમ નાસ્તિ તપસૌતમ દયાદાનમ નૈદ્યતે મન બહુ બગડ્યું તેથી દુઃખ વધ્યું કલયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે પણ હવે આ કલયુગમાં પવિત્રતા દેખાતી નથી પવિત્રતાનો સંબંધ મન સાથે અને સ્વચ્છતાનો સંબંધ તન સાથે તમારી ઈચ્છા પ્રમાણે તમે શુદ્ધિ કરો એ સ્વચ્છતા કહેવાય સનાતન ધર્મની મર્યાદા ઋષિઓની આજ્ઞા શુદ્ધિ કરે એનું નામ પવિત્રતા છે લોકો આજકાલ સાબુથી હાથ ઘસે સાબુથી હાથ ઘસે સ્વચ્છતા છે પણ માટીથી બરાબર હાથ ઘસે એ પવિત્રતા છે પવિત્રતાનો સંબંધ મન સાથે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે તાંબુ એ પવિત્ર છે પિત્તળ એ પવિત્ર છે પણ લોખંડ એ બહુ અપવિત્ર છે એવું લખ્યું લોખંડના પાત્રમાં ખાવું નહીં આજકાલના લોકોને લોખંડના જ વાસણ બહુ ગમે ઘણા પિત્તળના પાત્ર રાખતા જ નથી લોખંડ બહુ અપવિત્ર માને અયા પાત્રે સુરાસવમ લોખંડના પાત્રમાં ખાય પાણી પીએ દારૂ સમાન છે અને મનને બહુ બહુ બગાડે એવું લખ્યું છે કલયુગમાં આવે સ્વચ્છતા થોડી દેખાય છે પણ પવિત્રતા દેખાતી નથી ગમે તે રીતે પૈસો ભેગો કરવો છે મજા કરવી છે ખરી મજા ક્યાં છે એનો કોઈ વિચાર જ કરતા નથી આજકાલના લોકો જેને મજા કે છે ને એવી મજા તો ચકલા અને ચકલી પણ કરે ચકલા ચકલી ભરવા જાય છે ચકલા ચકલી માળો બાંધે છે બચ્ચાઓને જન્મ આપે છે ખરી મજા ક્યાં છે એનો માનવ વિચાર કરતો જ નથી ખોટું સુખ ભોગવતા જીવન પૂરું થઈ જાય ખોટું સુખ ભોગવતા શરીર બગડે છે મન દુર્બળ થાય કાળ ગળું પકડવા ઉદરમ ભરીણો જીવા વરાતા કૂતવાસના વ્યવહારમાં છલ બહુ વધ્યા નારદજી આ દુઃખના કારણ બતાવે છે સ્ત્રીઓને સ્વતંત્ર થઈને ફરવું એ બહુ ગમે છે તેથી દુઃખ વધ્યું છે જે ઘરની સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને બહાર રખડે ને એ ઘર બહુ દુઃખી થાય એ સ્ત્રી પણ દુઃખી થાય છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે બાલ્યાવસ્થામાં સ્ત્રીએ માતા પિતાના આધીન રહે યૌવનમાં સ્ત્રીએ પતિદેવના આધીન રહે વૃદ્ધાવસ્થામાં સ્ત્રીએ પુત્રના આધીન રહે પણ સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને ફરે સારું નથી આજે દેશ દુઃખી થયો દુઃખના કારણ નારદજી સમજાવે પતિના અધીન રહેવું સ્ત્રીઓને ગમતું નથી જે સ્ત્રી બહાર બહુ રખડે છે એ ઘર દુઃખી થાય છે ને સ્ત્રી પણ દુઃખી થાય છે નારદજી આ દુઃખના કારણ સમજાવે છે દુઃખ કેવું વધ્યું છે અન્નનો વિક્રય બહુ થવા લાગ્યો અન્ન વિક્રય મોટું પાપ માને અન્ન વિક્રય કરવો નહીં અત્તશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતયા કામિન્યા કેશશૂલિન્યા અક્ષમ અન્નમ શૂનો વિક્રય અન્નનો વિક્રય બહુ થવા લાગ્યો ને તેથી આ મોંઘવારી વધી ધરતીમાં તેથી અન્ન રસને ગળી જાય છે ભારત ભૂમિ તો સુવર્ણ ભૂમિ છે આ ભૂમિમાં હીરા માણેકનું સોનું ભર્યું છે આ ભૂમિ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે લોકો અન્ન વિક્રય કરે છે લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે અને તેથી ધરતીમાં અન્ન રસને ગળી જાય ભારતમાં દુકાળ આવે નહીં અન્ન વિક્રય બહુ થવા લાગ્યો અચાનક બે ચાર વૈષ્ણવ કે બે ચાર બ્રાહ્મણો આવીને ઉભા રહે ને તો કેટલીક માતાઓનું હૈયું પાડવા લાગે છે ચાર જણા છે મારા ઘરનું કેટલું ખાઈ જશે કેટલીક માતાઓ એવી હોય છે કે કોઈ ખાય ને તો રાજી થાય અને કેટલીક માતાઓ એવી હોય છે કોઈ ન ખાય તો રાજી થઈ જાય કે મેં તો કહ્યું પણ એ લોકો ના પાડે મન મોટું રાખજો અન્નનો વિક્રય ન કરો કદાચ તમને એમ થશે કે અમે અન્નનો વિક્રય કરતા નથી તો ઋષિમાં ભલે થાય મન બદલ્યું ને તેથી અન્ન વિક્રય અનેક રીતે થવા લાગ્યો ચાર દસ દિવસ કોઈ માણસ ઘરમાં રહે ને તો પછી કેટલાક વિચાર કરે છે દસ દિવસ રહ્યા છે ને તે જતી વખતે થોડો કંઈ વિવેક કરશે વિવેક કરશે એટલે શું બાબાના હાથમાંથી કાપતો જશે મારા ઘેર જે જમ્યો છે એ મને કંઈક આપે મારા ઘેર જે જમ્યો છે એ મારું કામ કરે મારા ઘેર જે જમ્યો છે મારા માટે સારું બોલે એવી ઈચ્છા રાખે અન્નનો વિક્રય છે સનાતન ધર્મની મર્યાદા એ હતી જમાડનાર જમનારને વંદન કરે જમાડનાર જમનારના હાથમાં રૂપિયો આપે જમાડનાર જમનારના ઉપકાર માને તમે આવ્યા ને મને સેવાનો લાભ મળ્યો હું તમારો ઉપકાર માનું હવે તો બધું જ બદલાયું તો જમનારને હાથ જોડવા પડે અન્ન વિક્રય થવા લાગ્યો તેથી ધરતીમાં અન્નને ગળી જાય નારદજીયા દુઃખના કારણ સમજાવે છે અનેક તીર્થોમાં અનેક ક્ષેત્રોમાં મેં ભ્રમણ કર્યું એકવાર ફરતા ફરતા શ્રીધામ વૃંદાવનમાં હું ગયો હતો ત્યાં મેં એક આશ્ચર્ય જોયું એક યુવતી સ્ત્રી રડતી હતી બે વૃદ્ધ પુરુષો મૂર્છામાં પડ્યા હતા એ સ્ત્રી ગભરાયેલી તે ચારે બાજુ જુએ મને આશ્ચર્ય થયું આ સ્ત્રી બહુ દુઃખી છે એનું શું દુઃખ છે એનું દુઃખ હું દૂર કરું આ સ્ત્રીના ઉપયોગમાં હું આવું પણ એકદમ તે સ્ત્રીના સામે જોતા સ્ત્રી સાથે બોલતા મને સંકોચ થયો સનાતન ધર્મની મર્યાદા છે સ્ત્રી કોઈ પણ પુરુષને તાકીને જુએ નહીં પુરુષ પર સ્ત્રીને જુએ વિના કારણ બોલે નહીં મને દયા તો આવી પણ એકદમ તે સ્ત્રી સાથે બોલતા મને સંકોચ થયો ધરતીમાં નજર રાખીને હું ત્યાં ઉભો રહ્યો એ સ્ત્રી બહુ દુઃખી હતી એમની નજર મારા ઉપર પડી માનો તો એ માણસ તમે કોઈ સંત લાગો તમારી આંખ મન બહુ પવિત્ર છે તમને જોતા મને શાંતિ મળે છે તમને જોતા મારું મન શાંત રહે છે આપ કોઈ સંત છો હું તમારો વધારે સમય માગતી નથી સંતોનો સમય બહુ કિંમતી હોય જેને ભક્તિમાં જ આનંદ આવે છે એવા સાધુ સંતોને વારંવાર મળવા જરૂર નથી કોઈ સાધુ સંતોને વારંવાર મળવા જાણું તો એના ભક્તિમાં ધ્યાનમાં વિક્ષેપ પડે સંતો ભગવાનમાં તન્મય થવાનો પ્રયત્ન કરે છે અને કોઈ બહુ મળવા આવે તો ભક્તિમાં વિક્ષેપ થાય હું તમારો વધારે સમય માગતી નથી એક ક્ષણ માગું છું ભોગો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અતિ નાશય હું દુઃખી છું એક ક્ષણ માગું છું મેં તે સ્ત્રીને કહ્યું તમે કોણ છો તમને શું દુઃખ છે આ બે વૃદ્ધ પુરુષો મૂર્છામાં પડ્યા છે તે કોણ છે એ સ્ત્રીએ બધી કથા મને સંભળાવી કે મહારાજ મારું નામ ભક્તિ છે દક્ષિણ ભારતમાં દ્રવિડ દેશમાં મારો જન્મ થયો ઉત્પન્ના દ્રાવિડ એ છે